સાચું થઈ ગયું વાતાવરણ એટલે એટલે અત્યારે વ્યાર વ્યાજથી બંધાય છે વ્યાજ તેથી વ્યારમના મધ્યમ ના કેવડે કહ્યું છે ને મારી ભગવાન મારી ભગવાન નથી કહ્યું વ્યારમ મધ્યમ કે નક્કી બધી સાથે વ્યાર ના વ્યાર ના બંધાય એટલું જોવાનું અરે બસો રૂપિયા આપડે માગતા હોય છતાં પેલા ઉભો કરી પડે તમે કેના માંગો છો હું માગુ છું તો આપણે જોઈએ આ મોત આવો કોઈ માણસ મળે નહીં માટે એને વહેલા વહેલી બોલાવીને આપી દેવા ના થઈ કાંઈ એ ફાઇલો નિકાલ કરી નાખો એ તો કાલે બે લાખ બાજે એના કરતા બસો પતી ગયું આપણે હવે સંભાળ નિકાલ આપડે મોકલે જવું છે આ રૂપિયા લઈ રૂપિયા કઈ લઈ જવા નહીં રૂપિયા આપી કરીને નિવેડો કરીને મોક્ષે જવું રૂપિયા જોડે લઈ જાય હા તે જઈને હતા તે મારી જોડે ફરતા હતા મારી મનાતા હતા મેં એમને કહ્યું હતા તમારા ફાધર આટલી બધી મિલકત આપવાના છે અને ફાધર બીજા કપડા જડતા નથી અને તમારા સારું જે બધા કરે છે તો ફાધરનું જરા વધુ પડતું માન રાખવું જોઈએ તમારે અને આ ફાધર તમને બધું આપી દીધું છે કારણ કે મારા ફાધર તો જો લઈ જવાતું હોય ને જો લઈ જતું સારું છે જો લઈ જવાતું હોય તો માયા ભાઈ દસ લાખ દેવું કરી મારે રહેવા દે આવી આપડે આપડે ભલા માણસ આપણને આવું આવે ને ચોથી આજ્ઞા પૂરી થઈ ગઈ અપમાન કરી ગયો હોય તો શું નામ તારું રશ્મિકાંત રશ્મિકાંત નું કરી ગયો તને કોણ કરો તને ઓળખતો નથી અને પછી રશ્મિકાંત મહિલા કચાયા કચાય તારા દોષ હશે કરી છે એને કોણ ને તારા દોષ નહીં હોય તો એમ તો એ ભોગવ છે હું તું જ વાત કરે સમજો ભાઈ જાય નહીં કચાયા કચાય તો આપણને અપમાન કરનાર નહીં આપણે ઓળખે નહીં એ એની દાખલા ઓળખતો નથી હા એ જ્ઞાન આપેલું એવું છે અમારું એ તારા સિદ્ધાર્થમાં જુએ તો નહીં જુએ સમજે ને કારણ કે રિલેટિવ ને રિયલ શક્તિ જોઈ શકાય ને કેટલા થયા વાક્યો લીખો કે ચાર થયો ચાર માં કઈ અઘરું હા પાંચમું વાક્ય પાંચમું હવે અત્યાર સુધી તો રશ્મિકાંત ના નામનો એકાઉન્ટ છે ને રશ્મિકાંત નો સમીક્ષા બંને નો બંને રશ્મિકાંત નો છે ને રશ્મિકાંત નો છે પણ સિદ્ધાર્થ નો છે સુધાકર હાથ ની નથી હાથથી કાંતિ શરૂ થઈ જાવ રશ્મિકાંત નામ પર બેંક એકાઉન્ટ છોકરા આપણું કશું <laughs> ફ્લેટો કશું આ બધું કુદરત ની ભક્તિ માં ગયું આપડે સમજે ને વ્યવસ્થિત શક્તિ માં શક્તિ ગયું આપડે હવે આથી સિદ્ધાર્થ માન ચોપડે બાંધી દેવાનું આ સુધાર્થ માન આપડે શું ધમે થાય છે કે છે જેટલી આજ્ઞા પાસે એટલે જમે થઈ જશે જેટલી આજ્ઞા પાસે ને તે ચોપડે થશે અમે કઈ પૈસા પૈસા દાવવાના નહીં જે બી આજ્ઞા પાડશું આ પાંચ આજ્ઞા જેટલી પડાય એટલી fifty percent fifty percent seventy percent ઓછી ભાઈ મારી પાસે આપું તો હું ત્યાં બધી વિધિ કરી આપું શક્તિ આપું અને પછી અહીંયા આગળ તમે અહીંયા આગળ અમારી પાસે આવો તે છે ચોપડે જમે થાય બહુ જબર જમે થાય જબરદસ્ત રકમ મળી પછી પુસ્તકો વાંચો દાદાજીનો જે આપતવાળીઓ છે અક્રમ વિજ્ઞાન નામનું માસિક છે એ બધું વાંચો માસિકમાં શું થાય દરેક મહિને દાદાજીની વાણી દરેક મહિને તમને મળે એટલે ઘેર બેઠા તમને મળે દેશમાં આવવું ના પડે અને દરેક ભાઈને એ મળે બધું એ માફી તમારે લેવાનું સમજો ને બાર મહિના બહાર આવે માફી બાંધી દેજો અને બીજા પુસ્તકો તમને ફ્રી ઓફ આપી આપીએ શું છે બધી જ જાતના ફ્રી ઓફ કારણ કે આ હપ્તાવાળી વેચાય નહીં એ તો આ આ છે માસિક એટલું એ તો માસિક ને જુદું આપેલું એ લોકોને કામ એટલે એનું ખર્ચા પૂરતું લઈ જાય લોકો પણ પુસ્તક તો ફ્રી અફકોર્સ બધા પુસ્તકો મળશે તમને આપશો અહીં કાલે પહેલા આવજો કાલે આવ્યા છે હા હવે કેટલા સુધી આવ્યું પાંચમી પાંચમી આજ્ઞા ચાલુ છે તેમાં તમે આ આજ્ઞા પાડો એ મતલબ થાય આપણા પુસ્તકો વાંચો પહેલેથી તમે થાય અને જે જે બધું આપણું વાંચન કરે એ બધું તમે થાય આત્મા સંબંધનું કારણ કે બીજાને તો અધ્યાત્મ હોતું જ નથી અધ્યાત્મ તો કરે અધ્યાત્મ કોને કહેવાય આત્માની સન્મુખ કરે એમનો અધ્યાત્મ શું કહ્યું આ તો આત્માની વાત જ નથી હોતી સંસારની સંસારની જ વાતો પેલું શુભ ને બદલે અશુભ ને બદલે શુભ હોય છે એ કરો આ કરો પણ સારું કરો એમ પણ કરો માત્ર બંધન શું સમજ ને એટલે આ પાંચ આજ્ઞાઓ થઈ ગઈ પછી શું રહ્યું આવે બસ દાદા દર્શન માં દાદા ને પાસે આ પાંચ આજ્ઞાઓ કઈ અઘરી લાગી તમને સિદ્ધાર્થમાં ચોપડો તમને સમજાયો ને ભીખુભાઈ પેલું બેંક નું ખાતું ભલે રહ્યું તો તે પેલા એને ખાતે ગયું વ્યવસ્થિત ન ચાલે સમજ તાબાબત ના રહ્યું સમજ એટલે હવે તને સમજાઈ ગયું બધું બધું સમજાઈ ગયું ને આજ્ઞા Tell him that practicing is a lot harder though. Or harder. To get it in. Uh, to remember not to get angry and, and that is વર્તનમાં મૂકવું ગુસ્સે ના થવું આ બધું જરા અઘરું છે વર્તનમાં મૂકવું ગુસ્સે ના થવું બધું અઘરું છે મૂકવાનું ક્યાં વર્તન મૂકવાનું જેને મનોરંજન કયા હોય એ મૂકે આપણે મનોરંજન કયા નથી પોતાનું સ્વરૂપ સિદ્ધાર્થમાં વર્તનમાં કેમ સમજવાનું છે કે આ મારું ને આ મીના આજે તારું અને મીનાની વચ્ચે માલકીપણાની લાઈન ઓફ ડિમાર્કેશન નાખી શું કર્યું ગાયના તું ને હવે તું રશ્મિ ખરેખર તું રશ્મિકાંત છું કે શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા આસ્તે હા શુદ્ધાત્મા થયું તો રશ્મિકાંત એ હું ખરેખર છું રશ્મિકાંત છું એ જે તને જ્ઞાન હતું તે જ ઇગોઇઝમ હતું શું હતું ઇગોઇઝમ હા ઇગોઇઝમ ગામ તને સમજાયું તમને સમજાયું સમજાયું તમને સમજાયું કારણ કે હું જે જૈન છું હું જૈન જ છું એમ જે માનતા હતા એ વાત બરોબર ના નીકળી હું સિદ્ધાર્થમાં જ છું એવું વાત આપણને બિલીફ બેસી ગઈ સમજે ને અને જયમ તો આ વ્યવહાર ચલાવવા પૂરતું નામ રહ્યું શું કહ્યું ડ્રામેટિક ડ્રામેટિક એટલે આજે ઇગોઇઝમ થયું એની જોડે મમતા પણ ચાલી ગઈ શું ને આ ઇગોઇઝની જોડે જ મમતા હોય તે ઇગોઇઝમ શું હતું તે અવળી જગ્યાએ બેઠેલું હતું એટલે ઇગોઇઝમ કહેવાયું અને પોતાની ખરી જગ્યાએ બેઠેલું એટલે ઇગોઇઝમ ઉડી ગયું હું શુદ્ધાર્થના છું ત્યારે હું રશ્મિકાંત જ છું બોલતો ઇગોજમ ગામ થયું સમજે વિજ્ઞાન થી ગણ ઇગોજમ જાય નહીં ઇગોજમ કોઈ કાળે જાય નહીં સમજાવી શકે પછી હવે પેલા છતાં જ્યાં સુધી રશ્મિકાંત હતો ત્યાં સુધી વિમુખ દશા હતી શું હતી વિમુખ દશા આત્માની એટલે મૂળ આત્મા કહેવાતા હતા બહિર્મુખી કહેવાતા હતા કેવા કહેતા હતા બહિર્મુખી બહિર્મુખી મૂળ આત્મા ભૌતિક સુખોમાં જે નિરંતર રહ્યા છે સુખોમાં તે મૂળ આત્મા કહેવાય છે આત્માની મૂળ દશા કહેવાય કઈ દશા કહેવાય મૂળ દશા આત્માની મૂળ દશા એ રૂઢ દશા છૂટી ગયા છે અને હું શુદ્ધાત્મા છું એ પ્રતિ બેસી ગઈ શું બેસી ગયું પ્રતિ બેસી ને હું શુદ્ધાત્મા જે પ્રતિ બેસી ને તને બેસી ને એક સાહેબ સંકેત છે શું છે પ્રતિ બેસી એમનામાં જ તમે સમજો ને તેની રામ બિલીફ હતી આ રાઈટ બિલીફ હતી શું થયું રાઈટ બિલીફ હું સુધાર પછી રાઈટ બિલીફ તમને કાયમ આખો આખો દાડો રહેશે તમને આ પ્રતિથી નિરંતર રહેશે એટલે કૃષ્ણ ભગવાન નિરંતર હતી એ સાહેબ સંગીત તો એ સાહેબ સંગીત તમને થયું આ તમે આખો નિરંતર ભૂલા સિવાય રહેશે જે જ્ઞાન નિરંતરતા રીતે આપે છે હવે એ જાગૃતિ ઉત્પન્ન થઈ નિરંતર એ જયારે અલગ માં આવી જશે આ કેવું જ્ઞાન કહેવાય છે શું થયું કેવું જ્ઞાન ને ત્યાં ફાઇલો નિકાલ કરીને બતાવે આ બાકી હોય છે બે પાંચ હજાર કેટલી હોય પણ તમારા નિકાલ કરવા ભરેલો ઓછી થતી જશે એટલે હવે આપણે શું કરવાનું કે સુધારવાનું ધ્યાન રાખવાનું અને ફાઇલ આવે તો ફાઇલનો પહેલો નિકાલ કરવો એટલે બે કામ જ્યાં ફાઇલ ના હોય ત્યાં સુધાર્થના ધ્યાનમાં રહેવું અને ફાઇલ આવે એટલે ધ્યાન છોડી દઈને સુધાર્થ ફાઇલનો નિકાલ કરવો બે કામ થયું એટલે આપણે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ થઈ શું થયું ઇન્ટ્રીમ ગવર્મેન્ટ એટલે અંતરાત્મા થયો અંતરાત્મા અંતરાત્મા એટલે બે કામ કરે એક ફાઇલ કામ કરે ફાઇલ ના હોય સુધારવા પડે સમજો ને આ ફાઇલો બધી ફૂલ એક બે અવતારમાં એકાદ અવતારમાં ફાઇલો ફૂલ પૂરી થઈ જશે એટલે તમારે ઇન્ટ્રી ગવર્મેન્ટ ફૂલ ગવર્મેન્ટ થઈ જશે ફાઇલ મુજબ અંતિમ ગવર્મેન્ટ રહેશે ફાયદો થાય છે ને નિકાલ કરવો પડશે ને હવે તમે સમજાઈ ગયા બધું એટલે અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ છે આ સ્થાપન થયું ઇન્ડિયન ગવર્મેન્ટ તો ફૂલ ગવર્મેન્ટ થઈ જશે આ ફાયદો નિકાલ ફાયદો ધંધા નિકાલ કરતા કરતા કરતા થઈ જવાનું હવે આજ રાતે આવું જ્ઞાન મળ્યા પછી ભગવાને શું કહ્યું કે જ્ઞાનીની પાસે જ રહેજો નિરંતર એમની જે જગ્યા હોય કે આસન કેવી હોય ત્યાં એમની સાથે જ રહેજો એટલે પહેલાના જમાના ગેરલીન કહેતા હતા કે જો છોકરો મોટો થયેલો છે દુકાન પર બેસે છે અને હું મારું આત્માનું કરી દઉં એવું કરતા નહીં જણા બરોબર ને એટલે કહીએ કે હા તમે ત્યાં અપમાન કરી દો છોકરો કામ સરસ છે અને પછી તમારું ઘર આગળ પડવાને બોલાવજો ત્યાં આગળ એ રીતે બધા આત્માનું પણ જોડે કરતા હતા અને અત્યારે તો જ્ઞાની પાસે કહ્યું એવું છે કે કાયદો કરાયો છે તમે અમારી પાસે કહ્યું નહીં કે તમારી ફાઇલો બુમા બુમ કરે જાવ જાવ નહીં નહીં તમે તો આ ફાઇલો નિકાલ કરી નાખો એટલે અમારે કેવું પડે તું જાવ શું તો પછી આ કાયદો ના પડે કરવું શું પછી હવે તું કે ને કઈ ફાઇલો ઓછી કરવી ફાઇલો ઓછી કરવી ના ઓછી એનો રસ્તો આવો મારે તમને રસ્તો દેખું દેખાડું આમ તમારા તમારા બાજુ પડી રહ્યું છે એટલે કઈ રસ્તો તો આ જોડે પડી રહ્યો શું થાય આખો દડો વાતાવરણ મળ્યા કરે આખો દડો એમનું નિધિ ધ્યાન થયા કરે હું જઈ તો એમના વિચાર આપતા આખતા એવું દેખાયા કરે એની નિધિ ધ્યાન થયા કરે નિધિધ્યાસન જે શક્તિ છે ને એ સ્થિતિ ડિરેક્ટ પ્રાપ્ત થાય નિધિધ્યાસન કરે ડિરેક્ટ પ્રાપ્ત થાય શું આવી બધું તમારે થઈ શકે એમ છો નહીં આવે તો એના બદલે કશું ઉપાય તો જોઈએ ને તમારી બુક્સ બધી વાંચવી છે તમારી ચોપડીઓ બધી વાંચવી ચોપડીઓ વાંચવી તમારી ના હું હું દેખાડું તમને હું દેખાડું તમને કારણ ચોપડીઓ પાર ના આવે એને કરતા અમને દેખાય છે ને ઉપાય બતાવી જાય તે આપણે રાત્રે ગમે તે સુઈ જજો સુઈ જજો નવ વાગે દસ વાગે અગિયાર વાગે બાર વાગે સરવડ બધો નથી પણ જયારે સુઈ જાવ ત્યાં આંખો મીચી અને દાદા બીજી બીજા શું દેખાવું છે એ ગોઠવણી કરશે દેખાશે ને એકચ્યુઅલ ના દેખાય ખરે મુખાવી તો પણ બિન દેખાય તો બહુ થઈ ગયું કારણ એકચ્યુઅલ તો બુદ્ધિ પાછી એ કઈ વધુ ઉઠાવે સમજો ને બિન દેખાય તો દાદા બીજી દેશે અને હું શુદ્ધાત્મા છું એવું ધીમે ધીમે બોલ્યા કરવું કોઈ ઘરમાં દખલ ના થાય રીતે આપણે કોણ સાંભળે એટલું શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલવાનું અને દાદા લઈ દીધા કરતા કરતા કેટલી વારે ઉભી જશો કેટલી વારે એવું કરશો દરરોજ કેટલા કરીએ શું કે છે હા ત્યાં સુધી ઊંઘ ના એટલે પછી દાદાજી કહ્યું તે ચાલ્યું છૂટી જાગ્યું અડધો કલાક એમાં નહીં જાગવાનું જીવી જવાનું જયારે ઊંઘ આવી જાય બે મિનિટમાં પણ આ ગોઠવી ઊંઘી રહેવાનું એક મિનિટમાં ગોઠવી જાય પહેલી મિનિટમાં ગોઠવી ગયા પછી જયારે ઊંઘી જાય અને કલાક સુધી ચાલતો કલાક સુધી બોલ્યા કરું તરાફરી ચાલે ને તરાફરી ચાલે કરાવું બોલવાનું અને અને કેટલાક ગોળીઓ હું નથી આવતી અને એમને આવવા માંગે ગોળીઓ હું નથી આવતી એનું યાર ના આવવા માંગે છતાં ના ના આવે તો વાંધો નથી આવે તો આવું ગોઠવીને સુઈ જજો આવશે ને તમને આવું ચોક્કસ ભૂલ ના થાય આટલું આ સાયન્સ ની ભાઈ જ્ઞાન છે એમાં એક વાક્ય તમે ભૂલો નહીં તો નુકસાન થાય એમાં આપણે સમજ ને એટલે જાગૃતિ રાખવાની આપણી એટલે રાતમાં તો ખવાનું હવે આમાં બુદ્ધિ હેરાન કરશે પાછી તો બુદ્ધિ શું હેરાન કરે એક માસ ને દહીં બનાવવું હતું ચિકન બનાવવા માટે ચિકન બનાવવા માટે દહીં બનાવું છું તે બે મણ દૂધ હશે ત્યારે ઓળખવાળો ભાઈઓ હશે ને તેને બોલે આવ્યો ભૈયાને કે શું બધા દહીં સારું મારે તો સારું દહીં નહીં બનતું એટલે ભૈયાએ દૂધ ગરમ કરાવી અંદર ઠંડુ કરવા દઈને આખું દહીં નાખીને હલાવ્યા હલાવીને પછી કદાચ મૂકી જાય કે સાડા રાતના સાડા આઠ નવ વાગ્યા એટલે પેલો કહેતો મારે શું કરવાનું આવે તારે કશું નહીં કરવાનું તું ઘરે રસ્તા ડુંગળી નાખે છે એટલે હવામાં દહીંનો ચોસલા મળશે તો પેલો અક્કલ આવ્યો તો મનમાં એમ થયું કે એમનું તો થતું જ જોવું પડે કરવું પડે બરોબર ને તે ઉપયોગ કરવા ગયો તે રાતે એકાદ ઉઠો તો હું માફી કાઢી દઈ એટલું કામ છે ત્યારે હું બંને લખો થઈ ગયો આ બુદ્ધિ દહીનો નફો કરાવડાવ્યો એટલે તમારે આજે કહી દેવાનું બુદ્ધિ રહે કે કાલ બપોર તું જમવા આવજે આજનો દિવસ તમારે દાદાની આજ્ઞા એવું છે કાલ બપોર તું જમવા આવજે તો એ જશે ભાઈ કારણ કાયમી ગુલાબ લઈ છે તમે કહો છે ના તમે કહો કાલ બપોરે આવજો તમારે બેફામ પણ હોય તો ધ્યાન કઈ જાય બેફામ પણ હોય ને તો તમારે કહેવાનું ગયા હા કાલે બપોરે આવજે જમવા અહીં દાદાને એ તો આટલું કરજો પછી આપણે ક્યાં સુધી આવ્યું હા તો હવે ગાય ભેંસમાં શુદ્ધાત્મા દેખાશે તો મુસલમાન દેખાય કે ના દેખાય હા તો પછી આપણે હવે હિન્દુ કે વૈષ્ણવ કે શિવ ધર્મી કે જૈન ધર્મી એવું કશું રહ્યું નહીં આપણે કોઈ મતના ના રહે આપણે આત્મધર્મી થયા શું થયું આત્મધર્મી આત્મધર્મ સ્વધર્મ કહેવાય પોતાનો જ ધર્મ કહેવાય સમજવું ને એ પછી મુસ્લિમ હશે આપણે આત્મધર્મી એના આત્મા હાથે જ કામ નહીં બીજું પછી આપણે જુઓ નહીં એટલે કોઈ મતમાં નહીં આપણે નિષ્પક્ષપાત નહીં હવે ક્યાં સુધી આવ્યું જ્ઞાન પૂરું થઈ જાય પણ રાત્રું આ ધ્યાનનું ના પૂછતા બીજું કે કાલે અહીં આવીને તમને મને કહી જાવ કે ભાઈ અમારું આ પ્રમાણે રાત્રે ધ્યાન રહ્યું ને બધું થયું એટલે પછી ભૂલચૂક થઈ હશે તો હું સુધારી આપું કારણ કે ફરી ફરી આ જ્ઞાન મળવું મુશ્કેલ છે મારે ભૂલચૂક સુધારી આપું ફરી તમારે લાગે પડી જાય તાજે તાજું હોય સુધારી શકાય તાજે તાજું હોય ભૂલ સુધારી એટલે આટલું લાગે પડી જાય તમારે તો એ ગરજ છે ને એ ગરજ તો વાંધો છે આ તો ક્યાં રહ્યો હતો નાની પાસે તમે સમજાય ને રાતનું ધ્યાન આપશું છે રોજ નિયમ કરો આખા નીચે ના દાદા દેખાવું જોઈએ સુધાર કરતા સુઈ જજો બધું ને અને પછી કાલે એટ એની ટાઈમ આવો એવું નથી તારા જવાબ જવાબ કરીને વિના ચાલે કેટલા અઢી હજાર પૂરો રજા છે પછી મજા કરીને આખો દાડો બે વખત એટલે લાભ ઉઠાવો પછી હા જો મારી જે આજ્ઞા આપી છે પણ એ આજ્ઞા જો માંથી સિક્સટી પર્સન્ટ આજ્ઞા પાડશે તો હું ચિંતા તમને થાય તો મારી પર બે નો દાવો મળજો બે લાખ ડોલરનો ચિંતા થાય એ ગેરંટી સાથે માટે આનો સદુપયોગ ગુરગુર ના કરશે આવું વિજ્ઞાન ક્યારે પ્રગટ થયું નથી આજે ચાલીસ હજાર માણસો આવા છે મારી કેટલા જઈનો દરેક આખા કાઠિયાવાડના જઈનો સચના જઈનો સુરત ના મૂળ ભાઈ સુરત મૂળ હે સુરત આપણે સુરત સામે બીજા તો બધી વાત કરી એક કરોડ બિલકુલ આ જો કૃષ્ણ ભગવાન આ તો ડેરા જુદો જુદો જુદો જુદો ડેરા છે જોડે એક જ સંકેતમાં કૃષ્ણ ભગવાન આગળ શિવ મહાદેવજી મોટી મોટી અંબાજી માતાજી ગણપતિ બધું નિષ્પક્ષપાતી ડેરા નિષ્પક્ષપાતી બંધાય અમદાવાદ ઘણી જગ્યા અમદાવાદ પાંચ લાખ રૂપિયા જમીન આપતા ફ્રી આપતા તો પણ અમદાવાદ થઈ રહી અને સુરત માં થઈ કારણ કે આ લોકો પૂછારી મને જ્ઞાન સુરત માં સ્ટેશન થયેલું એટલે અહીંયા મળ્યું આ લોકોને એ તમારું વાંચ્યો આર્ટિકલ વાંચ્યો એ એટલે જયારે દેશમાં જવું ને ત્યારે ત્યાં જજે કોઈ કામ ચાલુ થઈ ગયું છે દેશમાં જવું ત્યારે પણ આ આંગળે તો અમારું પતાવી દે આ જ્ઞાન ફી થઈ જાય એવું કરી નાખતો હતું ને ભલે બે ત્રણ જરા દોડધમ કરવી પડે અને ફરી પાછા પાછા આવીશું આમ લોસ એન્જલ ત્યાં ચોથીએ ચોઈસીએ ત્યાં પછી કરી પાછા અહીંયા આવીશું પાછા તે ફરી આવે ઘણું બધું તને કઈક જરા કાચું પડી ગયું પાછું શું થાય કેવી મોટી ગેરંટી એક ચિંતા થાય તો અમારી પાસે દાવ મળશે હવે તું જેવી થઈ કે ગેરંટી ગઈ ના આ તો આ તો માટે આપણે લાગે પડે મારી આજ્ઞામાં બસ પાંચ આજ્ઞા અઘરી નથી જરા બુદ્ધિ લખો કરશે બુદ્ધિ બુદ્ધિ કઈ હે દાદાની આજ્ઞા કરો આજ્ઞા બુદ્ધિ બુદ્ધિ સ્વભાવ લખો કરવો બુદ્ધિ સંસારની બહાર નીકળવા ના દે સંસાર ને હલશું મુક્તિ નહીં કરવા મારી મારું સાચું પડી ગયું છે આટલા વાગે માર ખાધો તો થોડે એટલે મારા બુદ્ધિ ના પડે સેન્સ પણ બુદ્ધિ ના મને આવે છે હે ના પડે મને કારણ બુદ્ધિ લિમિટેડ મારું તો જ્ઞાન અનલિમિટેડ છે બુદ્ધિ હોય ત્યાં અહંકાર કરે સુધાર્થમાં બોલે તો આવું હું ને તો આવું બોલશે શુદ્ધાત્મા થઈ ગયું એવું નથી નામ બોલે આ ઓરિજિનલ ત્યાં બોલે છે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ સાયન્ટિસ્ટ સમજાય સાયન્ટિસ્ટ સમજ પડતી નથી તમને સમજ પડશે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે છે એ વક્તા છે તમે શ્રોતા છો હું જ્ઞાતા બચતા છું આ ટેપ શું વાગી છે હું જ્ઞાતા દસતા છું એટલે આ આ વાણી જે છે વિધાઉટ એની પોઈઝન પાંચ ટકા અહંકાર વગર વાણી ના હોય કેવું ને તે અહંકારી વાળી પાંચ ટકા પણ પોઝર જ બિલકુલ નિરંતર અવૃદ્ધ કરે તને ગયું કા બધું રાતે ધ્યાન કરી સુઈ જજે હા સવાર મજા લાગે પાડી દઈશ ભૂલચૂક થઈ ક્યાં ઉઠી આવી હા થોડુંક આ ચોપડી છે ને ક્યાં એ તારી પાસે લઈ જવાનું જોડે લઈ જવાનું તે મને બોલાવે છે થોડું બોલો ભાઈ પૂછે છે કે તમને સુરત ના સ્ટેશને જ્ઞાન થયું તો એ કેટલો વખત રહેલું પચાસ પાંચ મિનિટ ગુરુ આપના કોઈ ગુરુ હતા એમ કે છે ગુરુ હું કોને કઉ છું કે પ્રત્યક્ષ મને જ્ઞાન આપ્યું હોય તેને ગુરુ છું મેં પુસ્તક વાંચેલા તેનો જાતિ માનતો હતો પણ ગુરુ ક્યાં કહેવાય મને મળેલા નહીં ભેગા નહીં થયેલા ગુરુ ના કહેવાય ગુરુ તો પોતાના થયેલા હોય ભેગા થયેલા હોય ગુરુ પર આપણા જમવાનમાં ધારણ કર્યું હોય અને ગુરુ એટલે કાયમ હેલ્પ કરે એમના ગુરુ કાયમ હેલ્પ કરે જિંદગી જસ્ટ હેલ્પ કરે નહીં તો ગુરુ જ ના કહેવાય ને બધા નિશાના માફ કરો શું કરે